પુરુષોત્તમ યોગને આજે સ્ટાર્ટ કરવાનું છે શ્યામુકાકાજીએ પુરુષોત્તમ યોગ ઉપર જે વ્યાખ્યાન કર્યું છે એની અંદર જે આની નિરૂપણ શૈલી અથવા પુરુષોત્તમ યોગમાં ભગવાને જે રીતે નિરૂપણ કર્યું છે એને એ રીતે એક્સપ્લેન કર્યું છે કે એકથી છ શ્લોક સુધીમાં ભગવાને તદાદેશ શૈલીમાં પુરુષોત્તમના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે એટલે પરોક્ષ થયા તત્ જેમ કોઈ પોતાનાથી ભિન્ન કોઈ વસ્તુને દેખાડવું એ રીતે આ પુરુષોત્તમ છે એ રીતે ભગવાને એનું નિરૂપણ કર્યું છે સાતથી અગિયારમાં શ્લોકમાં અહંકારાદેશ શૈલીમાં નિરૂપણ છે જેને શ્યામકાકાજી ત્યાં અપરોક્ષ નિરૂપણ તરીકે બતાવી રહ્યા છે કે હું બ્રહ્મ હું પુરુષોત્તમ છું તો એ રીતે પોતાના સ્વરૂપનું પુરુષોત્તમના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે અને બારથી વીસ શ્લોક સુધીમાં આત્માદય શૈલીમાં ભગવાને નિરૂપણ કર્યું છે એટલે હું પોતે આત્મ સ્વરૂપ છું અને એવી આત્મામાં પણ હું મારી પુરુષોત્તમતા છે એ રીતે ત્રણ પાર્ટમાં આખા પુરુષોત્તમ યોગને શ્યામુકે કઈ રીતે ડિવાઈડ કર્યું છે બીજું ડિવિઝન જ્યારે એ પુરુષોત્તમનું મૂર્ત રૂપ આપણને જગતના રૂપમાં દેખાય છે ત્યારે મહાપ્રભુજીએ જે રીતે શાસ્ત્રાર્થ પ્રકરણમાં સૌથી પહેલા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે નમો ભગવતે તસ્મય કૃષ્ણાયદભૂત કર્મણે તો એમાં પુરુષોત્તમતા ભગવાનની હોવા છતાં પણ જગત ક્રીડાના રૂપમાં જે એમની પુરુષોત્તમતા પ્રકટ થઈ રહી છે એ લઈને અને એને શ્યામુકાકા કઈ રીતે ત્યાં સમજાવ્યું છે કે યહ ક્રીડતીનું જે નિરૂપણ છે એ એકથી છ શ્લોક સુધી ભગવાને કર્યું છે કે પોતે પોતાના રૂપમાં ભગવાન ક્રીડા કરી રહ્યા છે પછી સાતથી અગિયાર શ્લોકમાં યો જગદભૂતવા ક્રીડતીમાં જે જગતના નામરૂપ કર્મ ધારણ કરીને ક્રીડા કરી રહ્યા છે એ રીતેનું બીજું ડિવિઝન સાતથી અગિયાર શ્લોકમાં બતાવ્યું છે અને બારથી વીસ શ્લોકમાં યતો જગત ક્રીડતીના ડિવિઝનમાં એવી આજ્ઞા કરી કે જેને કારણે જગતના નામરૂપ કર્મવાળી વસ્તુઓ ક્રીડા કરતી અનુભવાય છે એ રીતે બારથી વીસ શ્લોક સુધી ભગવાને પોતાના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે તો એ જાતનું ડિવિઝન આખા પુરુષોત્તમ યોગના અધ્યાયનું ત્યાં શ્યામુકાકાએ બતાવ્યું છે પછી એ આજ્ઞા એમાં એ રીતે કરી છે કે પુરુષોત્તમના સ્વરૂપને સમજવા માટે આપણે પોતાના શરીરના અથવા બુદ્ધિના કયા પર્સપેક્ટિવનો ઉપયોગ કરી શકાય કે જેનાથી પુરુષોત્તમનું સ્વરૂપ આપણને બુદ્ધિગમ્ય બની શકે તો એના માટે એ રીતે સમજાવ્યું છે કે એક તો મન ઇન્દ્રિય અને બુદ્ધિ એ ત્રણમાંથી ઇન્દ્રિય જે છે એ તામસ હોવાને કારણે એ ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે કે પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સક્ષમ નથી મન રજોગુણ પ્રધાન હોવાથી ચંચલતા સંકલ્પ વિકલ્પ કરવાવાળી વૃત્તિ હોવાથી એ પણ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે સક્ષમ નથી અને બુદ્ધિ જે છે એમાં જે સાત્વિક જ્ઞાન જેને અઢારમા અધ્યાયમાં ભગવાન એ રીતે સમજાવે છે કે અવિભક્તમ વિભક્તેશુ વિભક્તમ એવા ચ એટલે કે નામ રૂપમાં વિભક્ત પુરુષોત્તમને થયા આટલા બધા વિભાગોમાં જોઈ શકવું તો બધા વિભાગોમાં એક અવિભક્તને જોવું એ સાત્વિક જ્ઞાન છે તો એવી સાત્વિક જ્ઞાન યુક્ત બુદ્ધિથી જ પુરુષોત્તમને સમજી શકાય છે એ રીતે એનું નિરૂપણ કર્યું છે પછી ગીતા જે છે એ એક ઉપનિષદ હોવાથી ઉપનિષદિક રેફરન્સ લઈને ત્યાં શામુકે કઈ રીતે એને સમજાવ્યું છે કે જેમ ક્ષર અક્ષર સાકાર નિરાકાર નશ્વર અનશ્વર પ્રયત્ન અપ્રયત્ન જ્ઞાન અને અજ્ઞાન આ જેટલા પણ દ્વંદ્વ છે બધા વિરોધી છે એ બધામાં પણ સમાનતયા વ્યાપ્ત છે એટલે કે વિરોધી વિભાગોમાં પણ એટલા જ અવિભક્ત રૂપે સ્થિત છે જેટલા નામરૂપ કર્મોની અંદર સ્થિત છે તો એવા પુરુષોત્તમનું નિરૂપણ જેવું ઉપનિષદ કરે છે એ સેન્સમાં પણ ભગવાને પુરુષોત્તમ યોગમાં પોતાના એવા સ્વરૂપનું નિરૂપણ કર્યું છે જે વિરુદ્ધ ધર્માશ્રયતાને અહીંયા સિદ્ધ કરે છે તો ત્યાં આફ્ટર ઓલ એ વાતને અહીંયા એક્સપ્લેન કરી કે સાત્વિક બુદ્ધિ અને અવ્યભિચારી ભક્તિ જેનું નિરૂપણ આગળ જઈને ભગવાન પોતાના સ્વરૂપને સમજવા માટે કે પ્રાપ્ત કરવા માટે કરી રહ્યા છે તો એ બંનેના ઉપયોગ દ્વારા ભગવાનનું કે પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે તો સાત્વિક બુદ્ધિ જે છે એ મહાપ્રભુજીનું જે તાદાત્મ્યવાદ છે એને એક્સપ્લેન કરે છે એટલે કે જે મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે બધા વિભાગોમાં પણ એક અવિભક્ત છે એ રીતે એને જોવું તો વિભાગ પણ છે અને એની અંદર એક અવિભક્ત પણ છે તો એવી તાદાત્મ્યવાળી જે સાત્વિક બુદ્ધિ છે એ અને અવ્યભિચારી ભક્તિ એ બંને મળીને અને પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સક્ષમ છે તો જો માત્ર સાત્વિક બુદ્ધિ છે એ પણ સક્ષમ નથી અને માત્ર જો ભક્તિ છે એ પણ સક્ષમ નથી કેમ કે એનાથી જે જે નામરૂપ કર્મનો વિભાગ છે એ જતું નથી જો સાત્વિક બુદ્ધિ ડેવલપ ન થાય ત્યાં સુધી તો એ બે ડિવિઝનમાં શ્યામુકાકાજીએ એ વાતને સમજાવી છે કે સાત્વિક બુદ્ધિ અને વ્યભિચારી ભક્તિ એ બંને મળીને ને પુરુષોત્તમનું જ્ઞાન અને પુરુષોત્તમ સાથે યોગ સિદ્ધ કરાવી શકે છે એ રીતે આખા અધ્યાયમાં ભગવાને પોતાના સ્વરૂપને સમજવા માટે અને એને પ્રાપ્ત કરવા માટે એ રીતે નિરૂપણ કર્યું છે જે ઔપનિષદિક સંદર્ભ છે એની અંદર ત્રણ ઉપનિષદના વચન એ રીતે લીધા છે કે તદાદેશ શૈલી જે છે એ પરોક્ષતયા પુરુષોત્તમનું નિરૂપણ કરે છે અહંકારાદેશ શૈલી અપરોક્ષતયા નિરૂપણ કરે છે અને આત્માદેશ જે શૈલી છે એ ઉભય તાદાત્મ્યનું નિરૂપણ કરે છે તો ત્યાં એ રીતે એ વચન લીધા છે કે તદાદેશ શૈલીમાં સ એવ અધસ્તાત સ એવ ઉપરિષ્ઠાત સ એવ પશ્ચાત સ એવ પુરસ્તાત સ એવ ચ સર્વતઃ આ તદાદેશ શૈલી છે કે એ ઉપર છે એ નીચે છે એ આગળ છે એ પાછળ છે એ બધી સ્થાન ઉપર છે આ તદાદેશ શૈલી છે હવે એનું જ અહમાદેશ શૈલીમાં કે હું પોતે ઉપર છું નીચે છું આગળ પાછળ સર્વ સ્થાન ઉપર છું અને આત્માદય શૈલીમાં આત્મા પોતે નીચે ઉપર આસપાસ દરેક સ્થાન ઉપર છે તો એ ત્રણ રીતે ત્રણ ડિવિઝનમાં આખા પુરુષોત્તમ યોગમાં ભગવાને પુરુષોત્તમના સ્વરૂપને એક્સપ્લેન કર્યું છે એના પછી ત્રણ શક્તિઓના ઉપયોગ દ્વારા શ્યામ કાકાજી એ વાતને સમજાવી છે કે ભગવાનની એક વિદ્યાશક્તિ છે એક અવિદ્યાશક્તિ છે અને ત્રીજી પુષ્ટિ શક્તિ છે તો વિદ્યાશક્તિ જે છે એ અનેક વિભાગોમાં અવિભક્ત તત્વને દેખાડે છે અવિદ્યાશક્તિ જે છે એ વિભાગોને જ માત્ર જોવે છે અને એની અંદર રહેલા અવિભાગને એટલે કે પુરુષોત્તમને નથી દેખાડી શકતી અને ત્રીજી જે પુષ્ટિ શક્તિ છે એ નામ રૂપોમાં ભગવાનને જોવાથી વિભાગ કેન્સલ નથી થતા પણ એ વિભાગ રહેવા છતાં પણ અંદર રહેલા પુરુષોત્તમને જોઈ શકાય છે એટલે ત્યાં એને એક્ઝામ્પલથી સમજાવી છે કે જેવી રીતે રામાનુજ અને મધ્વ સંપ્રદાય પૂર્ણ દ્વૈત માનીને એ વાતને સમજાવે છે કે નામ રૂપોને ભગવાન સાથે મર્જ કરી જ ન શકાય કોઈ દિવસ એના કરસ્પોન્ડિંગ પુષ્ટિ શક્તિથી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે જો અવ્યભિચારી ભક્તિ કોઈ વ્યક્તિ પોતાનામાં ડેવલપ કરે તો એવી ભક્તિ એક એવી હાઇટ ઉપર મનુષ્યને લઈ જાય છે કે એ હાઇટ ઉપર જઈને અને જ્યાંથી પુરુષોત્તમની સમગ્રતાનો પણ બોધ થાય અને એની સાથે સાથે પુરુષોત્તમે જે નામ રૂપોને પ્રકટ કર્યા છે પોતાનામાં એ નામ રૂપો દેખાતા બંધ પણ ન થાય તો એ રીતે પુષ્ટિશક્તિ દ્વારા એટલે કે વિદ્યાશક્તિ અને પુષ્ટિશક્તિ એ બંનેને મર્જ કરીને પુરુષોત્તમનું જ્ઞાન થઈ શકે એને કર્મ જ્ઞાન અને ભક્તિ દ્વારા શ્યામુકાકા એ વાતને સમજાવી છે કે કર્મ પ્રધાન જે છે મતલબ કર્મ માર્ગ જે છે એ જ્યાં સુધી પોતાની અહંતા ન જાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ કર્મ માર્ગી બની ન મતલબ જ્યાં સુધી અહંતા છે ત્યાં સુધી કર્મ માર્ગનું અનુસરણ કરવું પોસિબલ છે ને જે દિવસે પોતાની અહંતા ન રહી જાય ત્યારે વ્યક્તિ કોઈ કર્મ કરવા સક્ષમ ન રહે તો એ વિભાગોને જોવાની જે અહંતા છે એ કર્મ માર્ગમાં ડેવલપ થાય છે માત્ર અવિભક્તને જોવાની જે ટેન્ડન્સી છે એ જ્ઞાન માર્ગી વિદ્યાશક્તિ દ્વારા પોતાનામાં ડેવલપ કરે છે અને ભક્તિ માર્ગ જે છે એ પુષ્ટિ શક્તિ દ્વારા વિભાગ અને અવિભાગ બંનેને સાથે એ લઈને અને પુરુષોત્તમની સમગ્રતા અને પુરુષોત્તમે પોતાની લીલા માટે ધારણ કરેલા નામ રૂપના વિભાગ એ બંનેને પુરુષોત્તમની અંદર દેખાડે છે તો એ રૂપમાં ભગવાન અહીંયા જે નિરૂપણ કર્યું છે પુરુષોત્તમ યોગમાં એ પુષ્ટિ શક્તિને ધ્યાનમાં લઈને કર્યું છે કેમ કે એનાથી એ જાતનું ભગવાનનું સ્વરૂપ જે છે એ અવ્યભિચારી ભક્તિ દ્વારા પ્રકટ થઈ શકે છે અન્ય કોઈ ઉપાય દ્વારા નહીં તો એ રીતે આ આખા અધ્યાયની ઇન્ટ્રોડક્શન શ્યામોકાકાએ આપ્યું હતું હવે પહેલો શ્લોક હું સ્ટાર્ટ કરું છું પહેલો શ્લોક લઉં કે આ વિષયમાં કોઈને કંઈ પૂછવું હોય એ પહેલા પૂછી લે કાકા જશે કોઈ આ છે કોઈને કઈ જિજ્ઞાસા આપણે દંડોત પ્રણામ રાજા હા આ કર્મ દ્રષ્ટિ શું જ્ઞાન માર્ગની દ્રષ્ટિ અને પુષ્ટિ દ્રષ્ટિ ત્રણ રીતે શ્યામ બાબાએ એનું બાયફર્ગેશન કર્યું ને એમાં જ્ઞાન દ્રષ્ટિથી તો બધામાં એકતા જોવાશે પુષ્ટિની દ્રષ્ટિથી ઉભય રૂપતા દેખાશે અને કર્મ દ્રષ્ટિથી શું કર્મ દ્રષ્ટિમાં એવી રીતે આજ્ઞા કરી છે કે જ્યાં સુધી કર્મ કરનાર કર્તાને પોતાની અહંતા છે કે જેમ હું બ્રાહ્મણ છું હું દ્વિજ છું કે હું આ કર્મનો અધિકારી છું ત્યાં સુધી એ કર્મ કરવા માટે સક્ષમ છે પણ જો એની એવી અહંતા જતી રહે તો એ કર્મ માર્ગીનું અનુસરણ કે કર્મ માર્ગના કર્મનો કરતા એ વ્યક્તિ બની જ ન શકે જો એ અહંતા એની જતી રહે અથવા એ જાતના વિભાગોને ન જોય કે હું કરતા છું હું જે વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છું એના દ્વારા આ જાતનું કર્મ થઈ રહ્યું છે તો એવા વિભાગો જ્યાં સુધી નથી જોતો ત્યાં સુધી એ કર્મ માર્ગનું અનુસરણ કરી નથી શકતો એટલે વિભાગો જોવા કર્મ માર્ગમાં કમ્પલસરી છે અવિભાગને કમ્પલસરીલી જોવું એ જ્ઞાન માર્ગમાં જરૂરી છે અને વિભાગ અને અવિભાગ બંનેને એક સાથે જોવું એ ભગવાનની પુષ્ટિ શક્તિ દ્વારા ભક્તિ માર્ગીની એ એ નજર છે કે એ પુરુષોત્તમને જોઈને એની અંદર રહેલા વિભાગોને પણ જોવે છે એટલે એનું ટાઇટલ એ રીતે આપ્યું છે વિદ્યાશક્તિ અવિદ્યાશક્તિ અને પુષ્ટિ શક્તિ હવે કર્મ જ્ઞાન ને ભક્તિનું અલગ આપ્યું છે હવે અવિદ્યાશક્તિને ડિફાઇન ત્યાં શ્યામુખે એ રીતે કર્યું છે કે વિભાગોમાં ખોવાઈને પુરુષોત્તમને ન જોઈ શકવું એ અવિદ્યાશક્તિનું કાર્ય છે હવે અવિદ્યાશક્તિને આપણે તો જો કે નેગેટિવ સેન્સમાં લઈએ છીએ પણ ત્યાં શ્યામુખે કર્મ માર્ગમાં એને એ અવિદ્યાશક્તિ ઉપયોગી છે વિભાગને જોવા માટે એ રીતે સમજાવ્યું છે પણ એ મને પણ થોડું ડાઉટફુલ છે કે તો પછી કર્મમાર્ગી મોક્ષ વગેરેનો જે પ્રકાર આપણે બતાવીએ છીએ એમાં આટલા બધા વિભાગવાળી દ્રષ્ટિ કેવી રીતે એ જાતના મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે અથવા ગીતાજીમાં જે રીતે ભગવાને કર્મનું સ્વરૂપ બતાવ્યું કે હું પોતે અગ્નિ છું ને હું જ મંત્રરૂપ પણ છું ને હું જ આહુત કરવામાં આવેલા પદાર્થ પણ છું તો ત્યાં ભગવાન જે રીતે કર્મનું સ્વરૂપ બતાવે છે કે બધું બ્રહ્મ છે તો એની સામે પછી આવો આ વિદ્યાશક્તિ યુક્ત કર્મમાર્ગી કેવી રીતે કર્મ માર્ગ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકે એ મને પણ એમાં સમજાયું નહીં હતું પણ શામુકાકા એ રીતે વિદ્યા અવિદ્યા અને પુષ્ટિ શક્તિને સમજાવ્યું છે કાકા થોડું બતાવો ને એમાં પછી કરીશું હમણાં લઈ લઉં છું ઠીક છે હા હવે પહેલો શ્લોક શ્રી ભગવાન હોવાચે ऊर्ध्वमूलम् अधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि યસ્તમ વેદ સ વેદવિત શ્લોકાર્થ શ્રી ભગવાન કહે છે આ જગતને ઊંચા મૂલવાળો નીચી શાખાવાળો વેદના મંત્રો જેના પાંદડા છે એવો અવ્યય અશ્વત્થ કહે છે જે તેને જાણે છે તે વેદ જાણનાર છે વિવેચન ગયા અધ્યાયમાં પુરુષને ગુણોના સંગથી પ્રકૃતિનો સંબંધ થવાથી આ વિચિત્ર જગત થાય છે તથા આ પુરુષ અને પ્રકૃતિનો સંબંધ પણ લીલા માટે ભગવાને જ કરેલો છે એમ સાંખ્યશાસ્ત્રનું નિરૂપણ કરી પ્રસંગોપાત ગુણોના વિભાગ વગેરે કહી અંતે તે ગુણોની નિવૃત્તિ કરી વિરલ ભક્તિમાર્ગીય પુરુષો અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરે છે તેમ કહ્યું એટલે આ ચૌદમા અધ્યાય સુધી તેર ચૌદ અધ્યાયમાં જેટલું વિષય આવ્યું એને અહીંયા નાનુલ ગાંધી સમરાઇઝ કર્યું છે કે તેરમા અધ્યાયમાં ભગવાને પોતાના એ તત્વરૂપતાને સમજાવી ચૌદમા અધ્યાયમાં ગુણોનો વિભાગ લઈને અને ગુણોના વિભાગને બતાવીને ગુણોની નિવૃત્તિ કરી અને વિરલ જે ભક્તિ માર્ગે પુરુષ છે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે કરે છે એ તેર અને ચૌદમા અધ્યાય સુધીનું એ નિરૂપણ હતું હવે પંદરમો અધ્યાય હવે અક્ષર બ્રહ્મના પણ આશ્રય શ્રી પુરુષોત્તમ ક્ષર અને અક્ષરથી અતીત છે સર્વ વેદાંતોના તાત્પર્ય રૂપ છે ક્ષર તથા અક્ષર અને બદ્ધ તથા મુક્ત સર્વના મૂળ રૂપ હોવાથી સર્વ ધર્મોના આશ્રય તથા ઉત્તમ છે એમ કહેવાનો આરંભ કરે છે ગુણોથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે તેમાં પણ ચિત્ત તથા અચિત તેમજ નામ અને રૂપ સર્વ ભગવાનના સત તથા ચિત્ત અંશમાંથી ઉદ્ભૂત થયેલા હોવાથી ભગવત સ્વરૂપ જ હોવા છતાં તે ભજનીય નથી પરંતુ સર્વના મૂળભૂત શ્રી પુરુષોત્તમ ભજનીય છે એવો બોધ કરવા પ્રથમ પ્રપંચનું સ્વરૂપ અઢી શ્લોકથી કહે છે અહીં આ જગતને અશ્વથ એટલે પીપળા સાથે સરખાવી જગતનું સ્વરૂપ બતાવે છે એટલે તેરમા અને ચૌદમા અધ્યાયમાં જે વિષય આવ્યો કે પહેલાં તો તત્વરૂપતા જાણવી પછી તત્વરૂપતા જાણ્યા પછી ગુણોની નિવૃત્તિ કરી અને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરવી એમાં અક્ષર બ્રહ્મ પણ પુરુષોત્તમમાંથી પ્રકટ થયેલા છે ક્ષર અક્ષર પણ એમાંથી જ ઉત્પન્ન થયા છે જેટલા પણ નામ રૂપના વિભાગ છે એ પણ પુરુષોત્તમમાંથી પ્રકટ છે પણ ભજનીય નથી તો એ બધા રૂપોનું ભજન ન કરીને મૂળ પુરુષોત્તમ જ ભજનીય છે એ રીતે પુરુષોત્તમતા સમજાવવા માટે પુરુષોત્તમ યોગ દ્વારા ભગવાન પોતાના એ આધિદૈવિક સ્વરૂપનું નિરૂપણ પંદરમા અધ્યાયમાં કરવા જઈ રહ્યા છે તો એના માટે સૌથી પહેલા ભૌતિક સ્વરૂપને સમજાવવા માટે પ્રપંચ જગતનું જે સ્વરૂપ છે એ અઢી શ્લોકથી ભગવાન બતાવે છે અહીં જગતને અશ્વથ એટલે પીપળા સાથે સરખાવી અને જગતનું સ્વરૂપ બતાવ્યું છે આ જગતને અશ્વથ એટલે પીપળો કહે છે આ કેવો અશ્વથ છે ઊંચા મૂળવાળો અર્થાત જેનું મૂલ શ્રી પુરુષોત્તમ સર્વથી ઊંચું છે તેવો છે શ્રી પુરુષોત્તમે આ જગત પોતાની ક્રીડા માટે નિર્માણ કરેલું હોવાથી શ્રી પુરુષોત્તમ પ્રપંચ અથવા જગતનું મૂલ છે અથવા બ્રહ્મ પર્યંત જેના મૂલ ઊંચા છે તેવા મૂળવાળો છે અહીં ભગવાનને આ વિચિત્ર નામરૂપ પ્રપંચ અથવા જગતના મૂળરૂપ કહેલા હોવાથી ભગવાનની મહત્તા દર્શાવેલી છે તથા ભગવાન જ જગતનું કારણ છે એવો બોધ કરેલો છે વળી આ નીચી શાખાવાળો અશ્વત્થ છે એટલે સૌથી પહેલાં એ વાતને સમજાવી કે આ એવું વૃક્ષ છે કે જેની મૂળ ઉપર છે અને જેના થડ અને પાંદડા વગેરે જે છે એ નીચે તરફ છે તો એનું મૂળ જે છે એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે જે આ જગતનું મૂળ કારણ છે અને એમનામાંથી જ આ બધું પ્રકટ થઈ રહ્યું છે એ કહીને ભગવાનની જગતમાં કારણતા અને કર્તૃતા અને ભગવાન જે છે એ એનું આદિદૈવિક સ્વરૂપ છે એ રીતે પહેલા શ્લોકમાં ભગવાને એનું નિરૂપણ કર્યું વળી આ નીચી શાખાવાળો અશ્વત્થ છે જીવ વગેરે આ અશ્વથની શાખાઓ નીચી છે આ અશ્વત્થ અવ્યય છે કારણ કે ભગવાને પોતાની લીલા માટે ઉત્પન્ન કરેલો હોવાથી નિત્ય છે એક અશ્વત્થ વૃક્ષને કોટી ફલો હોય છે દરેક ફલમાં અસંખ્યાત બીજો હોય છે અને તેમાંના એક એક બીજમાંથી બ્રહ્માંડરૂપ વૃક્ષ પુનઃ થાય છે અને એ વૃક્ષના પુનઃ ફલ થાય છે એ પ્રમાણે હોવાથી આ વૃક્ષનો અંત નથી આ આદિ તથા અંતરહિત અશ્વથનું મૂળ ભગવાન જ છે આ વૃક્ષ પુનઃ પુનઃ ફલતું હોવાથી જ ભગવાન કોઈ વાર પોતાના અંશથી તો કોઈ વાર તત્વોમાંથી બ્રહ્માંડનું નિર્માણ કરે છે એવો ઉપદેશ શાસ્ત્રોમાં છે ઊંચા મૂલવાળો વગેરે વિશેષણથી આ અશ્વથની રચના વિચિત્ર છે તથા પરમ કાષ્ઠાપન ભગવાને તે રચેલો હોવાથી તે ભગવાનના અંશરૂપ તથા ભગવદ રૂપ છે તેથી સનાતન અથવા નિત્ય છે એમ સૂચવેલું છે તો અવ્યય જે પદ છે એનો અર્થ એ રીતે કર્યો છે કે જેની અંદર કોઈ જાતના વિકાર નથી આવતા જેનું ક્યારે નાશ નથી થતું એ રીતે તો એ એવું વૃક્ષ છે કે જેની શાખાઓ જે છે એ પ્રસરેલી છે અને એનો જે વિસ્તાર છે એ જ આ જગત છે તો એ રીતે ભગવાને એનું અહીંયા નિરૂપણ કર્યું છે વેદના મંત્રો આ અશ્વથના પાંદડા છે જેમ વૃક્ષના પાંદડા પોતાની છાયાથી જીવનો તાપ હરિસુખ ઉત્પન્ન કરે છે તેમ વેદના મંત્રો ભગવત પ્રાપ્તિના ઉપાય દર્શાવી જીવોના તાપનું નિવારણ કરી તેઓને સુખ ઉત્પન્ન કરે છે એટલે વેદના જે મંત્ર છે એ આ જગતરૂપી જે વૃક્ષ છે એના પાંદડાઓ છે અને વૃક્ષના પાંદડાઓ જેમ પોતાની છાયાથી જીવોનો તાપ દૂર કરે એમ વેદના મંત્રો જે છે એ સંસારના અહંતા મમતામાં ફસાયેલા જે જીવ છે એમને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય બતાવીને એમના તાપનું નિવારણ કરે છે જે આવા પ્રપંચરૂપ આ અશ્વથને જે જાણે છે તે વેદ જાણનાર છે આ પ્રપંચમાં એટલે જગતમાં અવિદ્યાવાળા જીવોની અહંતા મમતાથી કલ્પેલા કર્મ વગેરેથી પુનઃ પુનઃ પ્રાપ્ત થતા સંસારને દૂર કરવાના ઉપાયો વેદમાં કહેલા છે તેથી પ્રપંચનું જ્ઞાન સંસારને દૂર કરવાના સાધનોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે તેથી જે પ્રપંચ અથવા જગતને જાણે છે તે વેદને જાણે છે પ્રપંચ અથવા જગતનું યથાર્થ જ્ઞાન થયા વિના વેદનું જ્ઞાન સંભવતું નથી તો જે રીતે મહાપ્રભુ પ્રપંચ અને સંસારમાં એ વેદને બતાવ્યું છે કે પ્રપંચ જે છે એ ભગવાનનું કાર્ય છે અને સંસાર એ માયાનું કાર્ય છે તો પ્રપંચ બ્રહ્માત્મક છે તો એને જે રીતે સારી રીતે બ્રહ્માત્મક બુદ્ધિથી જાણી લે છે એટલે ભગવાને જે રીતે અહીંયા એ જગતરૂપી વૃક્ષની બ્રહ્માત્મકતા પોતાના મૂળ કારણતાથી સમજાવી એ રીતે જે જાણી લે છે એ વેદના મૂળ તાત્પર્યને સમજે છે અને પ્રપંચનું જે જ્ઞાન છે એ સંસારને દૂર કરાવવાનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે એટલે કે સંસારની જે નિવૃત્તિ છે એ એ વેદ દ્વારા પ્રપંચને જાણવાથી થાય છે ને જ્યાં સુધી એ પ્રપંચને સારી રીતે જાણવામાં ન આવે ત્યાં સુધી વેદ જે છે એના દ્વારા મુક્તિના જે ઉપાયો બતાવવામાં આવ્યા છે એને પણ સારી રીતે સમજી નથી શકાતું એ રીતે નાનોલાલ ગાંધીનું અહીંયા એ રીતે વિવેચન કર્યું છે હવે શ્યામુ કાકાએ જે આની વ્યાખ્યા કરી છે એ થોડી અલગ પર્સપેક્ટિવથી છે એને એક વખત જોઈ લઈએ શ્યામુ કાકાએ ત્યાં એ વાતને બતાવી છે કે બ્રાહ્મિક સ્વરૂપને સમજાવવા માટે વેદ જે છે એ ઉપાયરૂપ ગ્રંથ છે અને સાત્વિક રાજસ તામસ જે ત્રણ ગુણો છે એની ડાળીઓ છે રૂપ રસ ગંધ પાંચ મહાભૂત વગેરેના પાંદડાઓ અને એ અંતહીન જે જગતના નામરૂપ કર્મો છે એનો વિસ્તાર જે છે એ જગતમાં રૂપરસગંધ પંચમહાભૂત આદિ જે છે એ એના પાંદડાઓ છે એ રીતે એને સમજાવ્યું છે અને જે એની વડવાઈઓ છે શ્યામુકાએ ત્યાં અને અશ્વત્થને એ રીતે સમજાવ્યું છે કે શ્વહ તિષ્ઠતી ઇતિ શ્વત્થ ન શ્વહ તિષ્ઠતી ઇતિ અશ્વત્થ એટલે કે આજે જે હોય તે કાલે ન હોય તે અશ્વથ અને નવા નવા જે રૂપ ધારણ કરે નિત્ય પરિવર્તનશીલ હોય એટલે પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોવા છતાં પણ અવ્યય છે તો અશ્વથને ત્યાં શ્યામુભાગે પીપળાના વૃક્ષ તરીકે ન બતાવીને અને નિત્ય પરિવર્તનશીલ એવા વડના વૃક્ષ તરીકે એક્સપ્લેન કર્યું છે તો એ અશ્વથ જેવી રીતે એ જેમ એની વડવાઈઓ છે એ જમીનમાં અડે અને પછી પોતામાં ફરીથી એક નવા વૃક્ષનું નિર્માણ કરે તો નિત્ય જે પરિવર્તનશીલ છે એ અશ્વત્થ છે એ રીતે એની પદ વ્યાખ્યા બતાવી છે અને એવું પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોવા છતાં પણ અવ્યય છે એ રીતે એની વિરુદ્ધ ધર્માશ્રયતા એક્સપ્લેન કરી છે તો અવ્યયનો મતલબ એ છે કે જેની અંદર કોઈ જાતના વિકાર ન આવી શકે તો પરિવર્તનશીલ હોવા છતાં પણ વિકાર રહિત છે તો જે પરિવર્તન છે એ વિભાગોની અંદર આવે છે અને એની અંદર રહેલો જે અવિભક્ત છે એ પરિવર્તન નથી પામતા અને અવ્યય છે જે એનું મૂળ કારણ છે એ રીતેની વિરુદ્ધાર્માશ રહેતા આ જગતરૂપી વૃક્ષની ત્યાં શ્યામુકાએ બતાવી છે એટલે વિરોધી ગુણધર્મ વાળું ભગવાનનું જે નિરૂપણ છે એ વેદ વગેરેમાં આ રીતે કરવામાં આવ્યું છે એટલે હવે એ વેદ જે છે એ આ રૂપમાં ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરે છે એટલે દરેક નામરૂપ કર્મ જે છે હવે જે અહીંયા એ વાત આવી કે દરેકની અંદર એ જાતની કેપેસિટી છે કે પોતાનામાં એકમાંથી અનંત થઈ જાય જે લાસ્ટ પેરેગ્રાફમાં એ વાત આવી એને શ્યામુખે કઈ રીતે સમજાવી છે કે જેમ વડનું વૃક્ષની વડવાઈઓ છે એ પોતાનામાં એક નવા વૃક્ષને ઉત્પન્ન કરવાની કેપેસિટી રાખે છે અને દરેક પાંદડા જે છે એ પોતાનામાં નવું ઉત્પાદન કર્યા કરે છે ફલ વગેરે ઉત્પન્ન થાય છે એ રીતે જગતના જેટલા પણ નામરૂપ કર્મ છે એની અંદર પણ એક નાનું નાનું યુનિવર્સ છે જે દરેક નામરૂપ કર્મ પોતાનામાં પણ કોઈક જાતનું નિરંતર રિપ્રોડક્શન ચાલુ રાખે છે એટલે દરેકમાં કોઈક ને કોઈક જાતની નવી ઉત્પત્તિનું થવું પોતાનામાં ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશનું દરેક વ્યક્તિના પોતાના શરીરમાં અને નામરૂપ કર્મની અવસ્થા ઉપર થવું જેને ત્યાં સેલ્યુલર બાયોલોજીના એક્ઝામ્પલથી શામુકા કઈ રીતે સમજાવ્યું હતું કે આપણા શરીરમાં જેટલા સેલ્સ છે કોષ છે એ નિરંતર જન્મ્યા કરે છે મર્યા કરે છે તો આપણા શરીરમાં પણ પોતાનામાં નાના લેવલ ઉપર ચૈતન્યની ઉત્પત્તિ સ્થિતિ લય ચાલે છે તો એવી જે કેપેસિટી ભગવાનમાં પોતાનામાં આટલું બધું નામરૂપ કર્મના વિસ્તાર કરવાની છે એ જ રીતે ભગવાને જેટલા નામરૂપ કર્મ ઉત્પન્ન કર્યા છે એમની અંદર પણ ઇન્ડિવિજ્યુઅલી એ જાતની કેપેસિટી છે કે પોતાનામાં અનેક જાતના ચેન્જીસ એ પ્રકટ કર્યા કરે છે તો એને અશ્વથ શબ્દથી શ્યામકાકા સમજાવ્યું છે જે નિત્ય પરિવર્તનશીલ છે ને એની અંદર રહેલા જે ભગવાન છે એ અવિભક્ત અવ્યય છે કે જેની અંદર કોઈ જાતનો વિકાર આવવું પોસિબલ નથી તો આ જે જગત છે એને બ્રહ્મરૂપે જાણી લેવું જોઈએ અને એ રીતે એને જાણીને અને પછી એ જગતના દરેક પદાર્થોને બ્રહ્મરૂપ જાણી અને એની અંદર થતા ઉત્પત્તિ વિનાશને બ્રહ્મની શક્તિના રૂપમાં જોવું જે વિભાગોની અંદર થઈ રહ્યું છે એને આ શ્લોકમાં શમુકાકા એ રીતે સમજાવ્યું છે પછી વેદ દ્વારા જ આને જાણી શકાય છે અને જે વ્યક્તિ આ જાતના વૃક્ષને જાણે છે એ વેદને જ સમજે છે એ એને શ્યામુકાકા કઈ રીતે બતાવ્યું છે કે પાંદડાથી જ વૃક્ષ ઓળખાય છે એટલે જ્યારે આપણે કોઈ વૃક્ષની થડ હોય અને એની ડાળીઓ હોય પણ એના પાંદડા ન હોય તો આ કયું વૃક્ષ છે ઓળખી નથી શકાતું એ રીતે વૃક્ષ જે છે એની ઓળખ જે છે પાંદડાઓ દ્વારા થાય છે એ રીતે પુરુષોત્તમનું જ્ઞાન જે છે એટલે જગતરૂપી પુરુષોત્તમનો જે વિસ્તાર છે એનું જ્ઞાન પણ વેદ વિના થવું પોસિબલ નથી એટલે પુરુષોત્તમ રૂપી વૃક્ષને જાણવા માટે વેદરૂપી જે પાંદડાઓ છે એ સહાયક છે એ રીતે એને અહીંયા એક્સપ્લેન કર્યું છે પછી બીજી વાત એ અહીંયા બતાવી છે કે ભૌતિક આધ્યાત્મિક અને આર્યદૈવિક પર્સપેક્ટિવથી જો આને જોવામાં આવે તો જગત જે ભગવાને અહીંયા બતાવ્યું જે નામરૂપ કર્મનો વિસ્તાર છે એ આનો આધિભૌતિક પાર્ટ છે આ જગતના નામરૂપ કર્મના પ્રવાહમાં એક અવ્યય નિત્ય જે અવિનાશી તત્વ છે જેને આપણે અક્ષર કહી શકીએ તો એ એનો આધ્યાત્મિક પાર્ટ છે અને પોતાની પુરુષોત્તમતા જે આમાં સિદ્ધ થઈ રહી છે આ જાતના વૃક્ષના મૂળના રૂપમાં એ ભગવાનનું આધિદૈવિક પર્સપેક્ટિવ છે તો એ રીતે ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણે પ્રકારના સ્વરૂપને જગતના સંદર્ભમાં જે રીતે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યું એની સામે ભગવાને આ પહેલા શ્લોકમાં જગતરૂપી વૃક્ષના ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક એ ત્રણેય પર્સપેક્ટિવને અહીંયા એક્સપ્લેન કર્યા છે પછી જે ઉર્ધુ મૂલ છે એ પદ માટે શ્યામકાઈની એ રીતે વ્યાખ્યા કરી છે કે જે એક તો ભગવત દ્રષ્ટિ છે એક બ્રહ્મ દ્રષ્ટિ છે અને એક પરમાત્મા દ્રષ્ટિ છે તો બ્રહ્મદ્રષ્ટિ જે છે એ ભૌતિક લેવલ ઉપર વિદ્યાશક્તિ દ્વારા આપણને નામરૂપ કર્મોમાં અવિભક્ત બ્રહ્મને જોવાથી સિદ્ધ થાય છે પરમાત્મ દ્રષ્ટિ એની અંદર રહેલા જે અવ્યય અક્ષર છે એના દ્વારા એ ચૈતન્યને જોવાથી એ પરમાત્મ દ્રષ્ટિ ડેવલપ થાય છે અને પુરુષોત્તમ જે એની અંદર રહેલું જે આદિદૈવિક ઉર્ધુ મૂળમાં જે મૂલ તત્વ છે એને જોવાથી ભગવત દ્રષ્ટિ ડેવલપ થાય છે જે આદિદૈવિક સ્વરૂપને જાણવાથી થાય છે એના જ કરસ્પોન્ડિંગ સિદ્ધાંત મુક્તાવલીમાં જે રીતે મહાપ્રભુજીએ ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય સ્વરૂપને જોવા માટે ચક્ષુ પછી મહાત્મ્ય જ્ઞાન અને ભક્તિ અભેદ બુદ્ધિ એ સમજાવ્યું છે એના કરસ્પોન્ડિંગ અહીંયા બ્રહ્મદ્રષ્ટિ પરમાત્મ દ્રષ્ટિ અને ભગવત દ્રષ્ટિ એ ત્રણ શબ્દોનો ઉપયોગ શ્યામુકાકા કરી રહ્યા છે કે ભૌતિક જગતને નામરૂપ કર્મને બ્રહ્મ દ્રષ્ટિથી જોવું પછી અક્ષર બ્રહ્મને પરમાત્મા દ્રષ્ટિથી એના મહાત્મ્યથી આધ્યાત્મિક રૂપમાં જોવું અને ભક્તિની દ્રષ્ટિથી એના રહેલા જે પૂર્ણ પુરુષોત્તમ છે એને અવ્યવિચારી ભક્તિ દ્વારા એના આધિદૈવિક સ્વરૂપને જોવું એ રીતે ત્યાં એને સમજાવ્યું છે આ પહેલો શ્લોક અહીંયા થઈ ગયો છે આમાં વિચારણી થઈ આપણે આ શ્લોકાર્થની અંદર વૈચિત આજે શ્યામુબાવાના દ્રષ્ટિકોણથી થોડા ઘણા બધા પ્રશ્નો સમાધાન થઈ ગયું જે આ નાનુલાલ ગાંધીના અનુવાદથી નહોતું થતું પણ એક અહીંયા લીટી છે શ્લોકાર્થ કે વેદના મંત્રો જેના પાંદડા છે તેવો અવ્યય અસ્વસ્થ કહે છે એ એ વૃક્ષ ને પીપળાના વૃક્ષ જેવું જે છે એને જે તેને જાણે છે તે જાણનાર છે અહીંયા એવું કહેલું છે તેને જાણે છે એટલે કોણે કે જે આ સંસાર રૂપ જે વૃક્ષ ઉર્ધ્વ મૂળ વાળું જે વૃક્ષ છે એને જાણે છે એ વેદને જાણનાર છે હકીકતમાં આપણે અર્થ એનો એવો કર્યો કે વેદ થી આપણે આ પ્રપંચને જાણીને પછી એની નિવૃત્તિ નો ઉપાય કરવો જોઈએ પણ અહીંયા ભાષા એવી રીતે વાપરવામાં આવી છે કે જે તેને જાણે છે તે વેદને જાણનાર છે તેને એટલે કોણ કે આ ઉર્ધ્વ મૂળ વાળો જે સંસાર રૂપ જે અસ્વસ્થ છે પીપળો એને હવે એને આપણે અત્યાર સુધી જ્યાં સુધી શાસ્ત્રના સંસર્ગમાં નતા આવ્યા ત્યાં સુધી એ વસ્તુ આવી છે એ તો આપણે જાણતા જ જાણી શકાય છે તો પછી આવી રીતે એ તો ખબર નહીં શ્યામુ પણ આને આ રીતે સમજાવ્યું છે કે વેદ જે છે એના દ્વારા આપણે આ જગતના જે વૃક્ષ છે એને સમજીને અને પછી એની અંદર રહેલા પુરુષોત્તમને સમજવું જોઈએ ને જ્યાં સુધી એ વેદ દ્વારા એ રીતે એને ન સમજીએ ત્યાં સુધી જગતરૂપી વૃક્ષને પણ આપણે સારી રીતે ન સમજીએ એટલે ત્યાં શ્યામુ કે મને એના પુરુષોત્તમ યોગની પુસ્તકમાં એના એક બે વાક્યો મને પણ થોડા કન્ફ્યુઝિંગ લાગ્યા હતા કેમ કે ત્યાં શ્યામુકો કઈ રીતે એને સમજાવ્યું કે બંને પરસ્પર અવલંબિત છે એટલે વેદ દ્વારા આપણે પ્રપંચના જે જગતરૂપી વૃક્ષ છે એને સમજવું અને જો તમે એવું દાવો કરો કે હું જગતને સારી રીતે સમજું છું તો એ વેદ વિના તો તમે સારી રીતે સમજ્યા જ નથી એવો એનો તાત્પર્ય છે તો કેવલ વેદની દ્રષ્ટિથી ન થઈ શકે પણ નામરૂપ કર્મોના વિભાગને જોવા અને એ વિભાગોને સારી રીતે સમજીને અને પછી એને વેદ દ્વારા એના બ્રાહ્મિક સ્વરૂપને સમજવા એ રીતે શ્યામુ કાકાએ એનું નિરૂપણ કર્યું છે તો ત્યાં તમે આપણે જે રીતે સમજ હા એટલે તમે એ નામરૂપ કર્મના વિભાગ એવી કોઈક વ્યવસ્થા આ યુનિવર્સની અંદર છે એ પણ આપણે શાસ્ત્ર વગર કેવી રીતે ખબર પડે તો ન પણ એ જ કહું છું કે કાકા એનું નિરૂપણ એ જ રીતે કર્યું છે કે વેદ દ્વારા જ એને જાણી શકાય છે એટલે જેના માટે આગળ જઈને શ્યામ ઠાકોરજી પણ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો જે શ્લોકથી વિવેચન કરે છે એ જ કોન્ટેક્સ્ટમાં શ્યામુકાકાએ લીધું છે કે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ હોય આધિદૈવિક હોય કે ભૌતિક હોય ભૌતિકને પણ જો બ્રહ્મદ્રષ્ટિથી ભૌતિકના પણ સાચા સ્વરૂપને સમજવું છે તો પણ વેદ વિના ન સમજાય આધ્યાત્મિક પણ ન સમજાય અને આધિદૈવિક પણ ન સમજાય તો એને માત્ર જળ અને ચેતન એ રૂપમાં કે ભૌતિક સ્વરૂપમાં ન જ સમજીને એને બ્રહ્મદ્રષ્ટિથી પરમાત્મા દ્રષ્ટિથી અને ભગવત દ્રષ્ટિથી ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિકનું એવેલ્યુશન કરવું જોઈએ એ રીતે એમને શ્યામુકાકા એને સમજાવ્યું છે તો બ્રહ્મદ્રષ્ટિ પણ ભૌતિક સ્વરૂપમાં પણ વિદાઉટ વેદ તો આવી જ ન શકે એટલે વેદૈક ગમ્યતા એવા ટાઇટલથી શ્યામુકાકા એને બતાવ્યું છે કે પુરુષોત્તમ રૂપી વૃક્ષને જાણવા માટે વેદ રૂપી પાંદડાઓ છે જે એ વૃક્ષને સમજવા માટે કમ્પલસરી છે એનો અર્થ એ રીતે એક્સપ્લેન કર્યું છે હવે નાનુલાલ ગાંધીનું શું તાત્પર્ય છે એ તો હવે ખબર નથી પડતી એટલે જે અંતિમ એવું લાગે છે હવે ધનુલ ગાંધીની આ પ્રકારની લેંગ્વેજ ધીરે ધીરે હવે છેલ્લે સુધીમાં જિજ્ઞાસા કેટલી તીવ્ર છે એ પ્રમાણે ટિકિટ હવે તો કાલે એવું છે એટલે છે એકલા જવું એકલા હવે એટલે બે પણ પહેલા શ્લોક ના વિવેચનમાં જે અંતિમ પેરેગ્રાફ છે ત્યાં પણ નાનુલાલ ગાંધીએ એ જ રીતે બતાવ્યું છે કે જે આવા પ્રપંચ રૂપા અશ્વથને જે જાણે છે તે વેદને જાણનાર છે હવે આનું મને એક તાત્પર્ય એવી રીતે સમજાય છે કદાચ કે ભગવાને જે રીતે આ પહેલા શ્લોકમાં વૃક્ષ નું નિરૂપણ કર્યું એ જ રૂપમાં જે એને સમજે છે એ જ વેદના તાત્પર્યને સમજે છે એવું કદાચ આનો સેન્સ હોઈ શકે આપણી બુદ્ધિ નહીં પણ ભગવાને જે રીતે આ પ્રપંચને એક્સપ્લેન કર્યું એ જ વેદનું તાત્પર્ય છે જે મહાપ્રભુજી પ્રમાણ ચતુષ્ટયમાં બતાવે છે કે એકબીજાના સહયોગથી આ ચારે પ્રમાણ છે તો એ જાતનું કદાચ નાનોલાલ ગાંધી સમજાવવા માંગતા હોય કે ભગવાને જેવું પ્રપંચ રૂપી વૃક્ષ સમજાવ્યું ગીતાજીમાં પહેલા શ્લોકમાં એવું જે સમજે જગતને એ જ વેદના તાત્પર્યને સમજે ને પછી વેદના ઉપાય દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે એવું તાત્પર્ય કદાચ હોઈ શકે તેને જાણે છે તે વેદને જાણનાર છે એટલે આ ભગવાને જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે આપણે સમજીએ તો વેદને સરખી રીતે સમજ્યા છે એમ કહેવાય એટલે અહીંયા જેવી રીતે બતાવેલું છે એવી રીતે સમજવાથી વેદ ને સરખી બરાબર હા એવું હોય શકે ટિકિટ હવે આપણે <laughs> ના ના મારે <laughs> <laughs> ત્યાં કહ્યું છે ને કૃષ્ણ વાક્યાનું શાસ્ત્રે શાસ્ત્રાંશ ભાગવત એ વાત અહીંયા છે આ તો ભગવાન કહી રહ્યા છે કે આવા રીતે જે આને જાણે છે એ વેદ જાણે છે તો હવે તો આપણે એ ચેક કરવાનું રહ્યું કે વેદ વાંચ્યા પછી સમજ્યા પછી આપણને આ રીતે આ સંસાર વૃક્ષ દેખાઈ રહ્યું છે કે નહીં વેદમાં એ રીતે દેખાતો થઈ ગયો તો વેદને આપણે સાચા અર્થમાં જાણ્યા છે પછી એક બીજું છે તે અવ્યય છે અમે અસ્વસ્થ આ અસ્વસ્થ આ વૃક્ષ છે એ અવ્યય છે અવ્યય છે બરાબર હવે અવ્યય કેવી રીતે એટલે પછી એ તો ક્વેશ્ચન હતો જ્યારે ઘરે વાંચ્યું ત્યારે પણ પછી શ્યામુવાન દ્રષ્ટિથી થયું કે પરિવર્તનશીલ છે અને નિત્ય છે પણ જો તમે એ શ્યામુવાન દ્રષ્ટિકોણથી ના લો અને કેવલ આ જ દ્રષ્ટિકોણથી લો કે જે અહીંયા શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે અવ્યય તો એ અવ્યય કેવી રીતે કહેવાય કારણ કે અહીંયા તો બધું એક ક્ષરથી આપણે એવું એવું ના શીખ્યા કે એક ક્ષર વાળું જગત છે અને એક અક્ષર છે ને એનાથી ઉપર પુરુષોત્તમ છે એટલે પુરુષોત્તમ અક્ષર અને ક્ષર તો આજે અહીંયા જે જગત જે નામરૂપ કર્માત્મક જે જગત બતાવેલું છે એ તો ક્ષરણશીલ છે અને અહીંયા એના માટે અવ્યય શબ્દ વાપરેલો છે અને પાછું નિત્ય પણ શબ્દ વાપરેલો છે તો એ શ્યામુવાન દ્રષ્ટિકોણથી તો સમજાઈ ગયું બાકી કેવી રીતે ત્યાં એને શ્યામકાકા એ રીતે પણ એક્સપ્લેન કર્યું છે કે મહાપ્રભુજી જે સત્કાર્યવાદ અને સત્કારણતાવાદ બતાવે છે એ પણ અહીંયા ભગવાન સિદ્ધ કરી રહ્યા છે એટલે ભગવાને જે કાર્યને ઉત્પન્ન કર્યું છે જગતરૂપ એ પ્રપંચ ભગવાનનું બ્રહ્માત્મક કાર્ય છે અને એના નામરૂપ કર્મો ભગવાન પોતે બન્યા છે એટલે આપણે જે પરિવર્તનશીલતા જોઈ રહ્યા છીએ એ એ ભગવાનના નામરૂપ કર્મોની અંદર થતી પરિવર્તનશીલતા જે છે એ પણ પોતાનામાં એની અવ્યયતા છે એટલે ભગવાનના જ પોતાના સદંશોમાં ભગવાનના ચિદંશમાં એ જાતની ઉત્પત્તિ સ્થિતિ લય ભગવાન પોતાની શક્તિથી કરાવી રહ્યા છે એટલે જગત પણ જેટલું સત્ય છે એટલું બ્રહ્મ છે એ રીતે શ્યામુકા એને સત્કારણવાદ સત્કાર્યવાદના ફોર્મેટથી પણ એક્સપ્લેન કર્યું છે પુરુષોત્તમ યોગવાળી પુસ્તકમાં જોઈએ તો પણ એ જ વાત થઈ ને કે આપણે શ્યામુ કાકા એક વાત અહીંયા મેં જે બોલી ને એ હતી કે એક તો જે અવિભક્ત છે અને એક વિભક્ત છે તો વિભક્તની અંદર પરિવર્તન થયા કરે છે અને એની અંદર રહેલું અવિભક્ત જે છે એ અવ્યય છે એક આ દ્રષ્ટિ છે અને બીજી જે શ્યામુકાકાએ ભૌતિક જગત માટે બ્રહ્મદ્રષ્ટિ એક્સપ્લેન કરી એ બ્રહ્મદ્રષ્ટિમાં શ્યામુકાકા એ વાતને બતાવી કે દરેક નામરૂપ કર્મ પોતાનામાં જો બ્રહ્મના જ અંશો છે કે બ્રહ્મ પોતે નામરૂપ કર્મમાં પ્રકટ થયા છે તો દરેક નામરૂપ કર્મ બ્રહ્મ પોતે છે હવે એની અંદર જો પરિવર્તન દેખાય તો આપણને દેખાય છે બાકી પોતાનામાં તો અવ્યય જ છે કેમ કે બ્રહ્મ છે એ રીતે એને સમજાવ્યું છે બ્રહ્મદ્રષ્ટિ રાખીને જ આ નિત્યતાની કે અવ્યયની વાત કરવામાં આવી છે હા એ જ સેન્સ છે એટલે દરેક વસ્તુ જે છે એ બ્રહ્મરૂપ છે બધા નામરૂપ કર્મો જે શ્યામો કાકા જે નમો ભગવતે તસ્મય કૃષ્ણાયાદભૂત કર્મણે મમે જે ત્રણ વાત બતાવી ને ય જગત ક્રીડતી જગત ભૂતવા ક્રીડતી એ ત્રણથી જે શ્યામ કાકા વાત સમજાવવા માંગે છે એ આ છે કે ભગવાન પોતે નામરૂપ કર્મોમાં પ્રકટ થયા છે તો એ જેટલા પણ નામરૂપ કર્મો છે એ બ્રહ્માત્મક છે એટલે એ રૂપમાં એમની પોતાની પણ અવ્યયતા અને અવિનાશીલતા છે બ્રહ્મની દ્રષ્ટિ તો રાખવાની છે હા એટલે સદંશ જે છે ચિદંશ છે બધું જ બ્રહ્મ બન્યા છે તો બ્રહ્મનું જેટલું પણ છે એ બધું જ એટલું જ અવ્યય છે જેટલા પુરુષોત્તમ છે એ રીતે એવી રીતની કરેલી છે કે આ જે વૃક્ષ છે એ અવ્યય છે અસ્વસ્થ જે છે એ અવ્યય છે કારણ કે ભગવાને પોતાની લીલા માટે ઉત્પન્ન કરેલો હોવાથી નિત્ય છે હવે નિત્ય તો છે નહીં આપણે અત્યારે પ્રલયો તો થયા જ કરે છે રોજના પ્રલયો ફરીથી એ જ અને તિરોભાવ નો કન્સેપ્ટ છે ને આપણે ત્યાં એટલે નિત્યતા જ સિદ્ધ થઈ એની બરાબર હા એટલે એ સત્કાર્યવાદ થી મહાપ્રભુજી જે શંકરાચાર્યજીનો કે નૈયાયિકોને વાત કહેવા માંગે છે એ જ પોઈન્ટ અહીંયા પણ છે ભગવાન પણ એ જ વાત મૂકે છે કે નિત્ય છે અવ્ય છે કેમ કે ભગવાનના પોતાના એ નામરૂપ કર્મો છે તો એનો તો નાશ કે એની અંદર પરિવર્તન તો પોસિબલ જ નથી ને તો બ્રહ્મ જેટલા પોતે અવ્યય છે એટલા એમના નામરૂપ કર્મો પણ એટલા જ અવ્યય છે પછી સત્કાર્યવાદ એ બધાને દ્રષ્ટિકોણમાં રાખીને આ બધું સમજવાનું હા એટલે ત્યાં શ્યામગો કે પુસ્તકમાં એ વાતને લખી છે કે અહીંયા ભગવાન મહાપ્રભુજી જે સત્કાર્યવાદ બતાવી રહ્યા છે એને પહેલા શ્લોકમાં ભગવાને સિદ્ધ કર્યું છે કે જગત પોતાનામાં પણ નિત્ય છે માત્ર બ્રહ્મ કે પુરુષોત્તમ એકલું નહીં જે શંકરાચાર્યજીના ખંડનમાં મહાપ્રભુજી સમજાવે છે એ વાત પછી અહીંયા એની આગળ એવી રીતનું નિરૂપણ છે કે એક અસ્વસ્થના અસ્વસ્થ ને કોટી ફલો હોય છે દરેક ફલમાં અસંખ્યાત બીજ હોય છે અને તેમાંના એક એક બીજમાંથી બ્રહ્માંડ રૂપ વૃક્ષ પુનઃ થાય છે અને એ વૃક્ષના પુનઃ ફળ થાય છે આમ આ સમજાતું નથી કરી છે ને ક્લિયર થાય છે હવે અહીંયા પીપળાનું વૃક્ષ કેમ લખ્યું છે એ હજી પણ ડાઉટફુલ છે શ્યામુ શ્યામુકાકાએ એને વડના એક્ઝામ્પલથી ને વડ માટે બતાવ્યું છે કે એનું પદકૃત તે રીતે કર્યું કે શ્વ તિષ્ઠતી મતલબ જગત ની દ્રષ્ટિથી લેવું હોય તો કેવી રીતે કે એને અસંખ્ય ફળ આવે છે ફળ એવી રીતે નહીં શ્યામોગેને એ રીતે એક્સપ્લેન કર્યું કે અશ્વથ શબ્દનો અર્થ એ છે કે શ્વ તિષ્ઠતી ઇતિ શ્વત્થ ન શ્વ તિષ્ઠતી ઇતિ અશ્વથ એટલે આજે જે હોય તે કાલે ન હોય તે અશ્વથ છે એટલે કે જે પોતાનામાં નવા નવા રૂપોને ધારણ કરે છે જેના માટે મેં સેલ બાયોલોજી વાળું એક્ઝામ્પલ શ્યામુ કાકાએ ત્યાં આપ્યું છે કે જેમ આપણું શરીર છે આપણે એમ સમજીએ છીએ કે આપણું સૂક્ષ્મ કે સ્થૂળ શરીર એક વખત ઉત્પન્ન થઈ ગયું અને હવે આની અંદર કોઈ જાતના પરિવર્તન નથી થતા પણ આપણા શરીરમાં જેટલા અનંત સેલ્સ છે એ બધા હર ક્ષણ ઉપર કેટલા બધા સેલ મરી જાય છે કેટલા બધા નવા સેલ ઉત્પન્ન થાય છે તો એ ઉત્પત્તિ સ્થિતિ લય જે આખા બ્રહ્માંડમાં મોટા લેવલ ઉપર ચાલે છે એ આપણા નાનકડા શરીરની અંદર પણ કે એક નાનકડા વૃક્ષમાં પણ પોતાનામાં ચાલે છે કે પોતાનામાં જે એક બીજને ઉત્પન્ન કરે છે જે બીજમાં બીજ પોતે નવા વૃક્ષનું કારણ છે હવે એ જ બીજને વાવી દો તો એ નવા વૃક્ષને ઉત્પન્ન કરે છે જે બીજ કોઈક વૃક્ષના ફલમાં ઉત્પન્ન થયું છે તો એક એકમાંથી અનેક પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થઈ રહી છે એ સેન્સમાં શ્યામોગકાએ એને સમજાવ્યું છે કે એટલું બધું પરિવર્તન નામરૂપ કર્મના અર્થમાં લેવાનું ને હા એ જ એટલે કે જેટલું બ્રહ્મની અંદર પોટેન્શિયલ છે કે એ પોતાનામાંથી અનેક નામરૂપ કર્મોમાં વિભક્ત થઈ શકે એટલું જ પોટેન્શિયલ બ્રાહ્મિક નામરૂપ કર્મ હોવાને કારણે દરેક રૂપમાં દરેક નામમાં અને દરેક કર્મમાં પણ છે કે પોતાનામાં એ અનંતતાને ઉત્પન્ન કરી શકે બરાબર એ રીતે એને બતાવ્યું છે એટલે ત્યાં શ્યામુકાકાને વડવાઈના એક્ઝામ્પલથી અશ્વથને વડના વૃક્ષ સાથે બતાવ્યું છે કે એ વડનું વૃક્ષ એવું છે કે જે પોતાના એકમાંથી અનેક થતું રહે છે હંમેશા અને એનું બીજમાંથી તો નવા વૃક્ષ ઉત્પન્ન થાય પણ એક જ વૃક્ષ જેમ કબીર વડ વગેરે છે તો પોતે જે એની વડવાઈઓ છે જમીનમાં જઈને ને પોતે થળ બનીને પોતાનામાંથી એક નવા વૃક્ષને ઉત્પન્ન કરે છે તો એ અશ્વથ માં વડમાં જેવી રીતે આટલું બધું એક એક વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલી વડવાઈમાં નવા વૃક્ષ બનવાનું પોટેન્શિયલ છે એવી રીતે જગતના દરેક નામરૂપ કર્મ બ્રહ્મ હોવાથી દરેકમાં પોતાનામાં એક મિની યુનિવર્સ છે એ રીતે શ્યામુકાકા એને સમજાવ્યું છે આ વાતને થયું લઉં બીજો શ્લોક આગળનો હા લઈ લો अधश्च ऊर्ध्वं प्रसृतास्त्यशाखा गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે શ્લોકાર્થ ગુણથી વૃદ્ધિ પામેલી અને વિષયરૂપી પ્રવાલવાળી તેની શાખાઓ નીચે તથા ઉપર પ્રસરેલી છે અને મનુષ્યલોકમાં કર્મમાં પરિણમતા તેના મૂળો નીચે ફેલાઈ રહેલા છે વિવેચન ક્રીડારૂપ વૃક્ષનું પ્રથમ શ્લોકમાં નિરૂપણ કરી તેમાંથી જ સંસારની ઉત્પત્તિ થાય છે એમ કહે છે તે અલૌકિક વૃક્ષની શાખાઓ નીચે તથા ઉપર પ્રસરેલી છે વિવિધ જીવરૂપી શાખાઓ નીચે પ્રસરેલી છે અને લીલાવતાર રૂપી શાખાઓ ઉપર પ્રસરેલી છે આ શાખાઓ સત્વ વગેરે ગુણોથી સિંચન થઈ વૃદ્ધિ પામેલી છે અને તેમાં રૂપ વગેરે વિષયો પલ્લવ રૂપે રહેલા છે વળી નીચે મનુષ્ય લોકમાં તેના વાસનારૂપ મૂળો ફેલાઈ રહેલા છે જેમ વૃક્ષની જટામાંથી નવા મૂળો થાય તેવા વાસનારૂપી મૂલો નીચે આ મનુષ્ય મનુષ્યલોકમાં ફેલાઈ રહેલા છે તે મૂલો કર્મના પરિણામ પામે છે અર્થાત તેમાંથી કર્મ થયા કરે છે જેવા કર્મ કરે તેવા લોકની પ્રાપ્તિ થાય છે અહીંયા એ વાતને બતાવી છે કે હવે જે જગતનું નિરૂપણ પહેલા શ્લોકમાં કર્યું એ જગતમાંથી જ આપણે જ્યારે એને સંસારના રૂપમાં પરિવર્તિત કરીને પોતાની અહંતા મમતા સાથે એને જોડી દઈએ છીએ નામરૂપ કર્મોને ત્યારે હવે એ ભગવાનનું જે લીલા કર્મ છે કે ભગવાનની જે ક્રીડાનું એ જગત છે એ ન રહી જઈને હવે આપણી અહંતા મમતા રૂપ એક નવું સંસાર એની અંદર ઉત્પન્ન થઈ જાય છે જે આપણી વાસનાનું કે આપણી અહંતા મમતાનું પરિણામ છે જેના કારણે આપણે એ કર્મોને ઉત્પન્ન કરીએ છીએ કર્મોની અંદર બંધાઈએ છીએ અને કર્મના ફલોને ભોગવીએ છીએ એ રીતે આ સંસાર નિરૂપક આ બીજું શ્લોક છે હવે આ વાતને શામુકાકાએ એ રીતે સમજાવી છે કે સાત્વિક રાજસ તામસ કુણો જે છે એ એની ડાળીઓ છે અને એ ડાળીઓમાંથી એક તો વેદરૂપી પાંદડાઓ છે અને એના કરસ્પોન્ડિંગ બીજા શ્લોકના સંદર્ભમાં એને એ રીતે સમજાવી છે કે રૂપ રસ ગંધ પાંચ મહાભૂત વગેરે એના પાંદડાઓ છે જે પાંદડાઓમાંથી આપણે પોતાની હંતાહંતા જોડીને એની સંસાર રૂપતા બનાવી દઈએ છીએ એટલે એ જે બ્રહ્મરૂપી વૃક્ષ છે એની શાખાઓ હવે ઉપર નીચે બધી ડાયરેક્શનમાં ફેલાયેલી છે વિવેચનમાં નાનુલાલ ગાંધીએ વાતને નથી લખી પણ શ્યામુકાકા એ રીતે એને સમજાવી છે કે જેટલી વૃક્ષ જે છે એ ઉપર તરફ ફેલાયેલું હોય છે એટલું જ વૃક્ષ એના મૂળિયામાં જમીનની નીચે પણ ફેલાયેલું હોય છે તો એને એવી રીતે સમજાવ્યું છે કે જો ઉર્દુ મૂલમ આપણે કરી દઈએ પહેલા શ્લોકની જેમ તો નીચે જે પાંદડાઓનો વિસ્તાર છે એ મનુષ્ય લોક આ જગત છે અને ઉપરની તરફ જે વિસ્તાર છે એ દેવતાઓની સૃષ્ટિ છે એ રીતે એને બતાવ્યું છે તો દેવતાઓની સૃષ્ટિ જે ઉપરની દિશામાં છે એટલે ઉર્ધ્વ લોકોની અંદર છે અને એનાથી નીચે જે મનુષ્ય લોક છે ત્યાં એની ઉર્ધ્વ મૂલતા ભગવાને બતાવી છે તો ઉપરની તરફના જે વૃક્ષો છે વૃક્ષની જે રૂટ્સનું ડેવલપમેન્ટ છે એ દેવતાઓની સૃષ્ટિ છે ને નીચે તરફ જે છે એ મનુષ્ય લોકની સૃષ્ટિ છે એ રીતે પણ એને સમજાવ્યું છે પછી ત્યાં એ વાતને બતાવી છે કે જો અહીંયા પહેલા શ્લોકની અંદર જે ભગવાને વાત બતાવી કે વેદની દ્રષ્ટિથી આ પ્રપંચને જોવું જોઈએ પોતાની દ્રષ્ટિથી ન જોવું જોઈએ જો પોતાની દ્રષ્ટિથી જોઈએ તો જે બીજા શ્લોકમાં સંસારની ઉત્પત્તિ બતાવી એવું એનું ફલ થાય જે કર્મ કરીને અને આપણને પાપ પુણ્ય રૂપ ફલોને ઉત્પન્ન કરે ને જો વેદની દ્રષ્ટિથી કરીએ તો એ મોક્ષની પ્રાપ્તિ કરાવે તો એ આધાર ઉપર શ્યામુકાકાએ અહીંયા એ શાખાઓને ત્રણ રીતે વિભાજિત કરી છે કે એક તો વેદની દ્રષ્ટિ છે એક વિષયપણાની દ્રષ્ટિ છે અને એક દેવ દેવતાપણાની દ્રષ્ટિ છે એ વૃક્ષની તો વેદ દ્રષ્ટિથી જો આપણે એને જોઈએ તો પુરુષોત્તમ પ્રકટ થશે વિષય દ્રષ્ટિથી જો જોઈએ તો સંસાર પ્રકટ થશે અને જ્યારે સંસાર પ્રકટ થાય ત્યારે કર્માનુબંધી જે શાખાઓ છે જે મનુષ્યોમાં ફેલાયેલી છે તેનું વર્ણન ભગવાન અહીંયા બીજા શ્લોકમાં કરી રહ્યા છે કેમ કે વિષયરૂપી પ્રવાલથી જોનારી દ્રષ્ટિથી આપણને જે કર્મો કરતા હોઈએ એની ડાળીઓ બધી નીચે આવી જાય છે એવું આ બ્રહ્મવૃક્ષ છે એટલે કે એ સંસાર બની જાય છે ને જો વેદ દ્રષ્ટિ દ્વારા એમાં પુરુષોત્તમની દ્રષ્ટિ રાખીએ તો એ આપણને કર્મ દ્વારા બંધન કરાવનારું બનતું નથી આ જે વૃક્ષ છે એ એટલે ત્યાં એ વાતને સમજાવી છે કે જો આપણે વિષય દ્રષ્ટિ રાખીએ છીએ તો એની અંદર આપણને માત્ર જગતના નામરૂપ કર્મોનો વિભાગ માત્ર દેખાય છે ને જો વેદની દ્રષ્ટિ રાખીએ છીએ તો એની અંદર રહેલી આધ્યાત્મિકતા અને આદિદૈવિક અક્ષર અને પુરુષોત્તમ પણ દેખાઈ શકે છે પણ જ્યાં સુધી એ વિષય દ્રષ્ટિ છે ત્યાં સુધી એ બ્રહ્મરૂપી વૃક્ષમાં આદિદૈવિક તત્વ આપણને ક્યાંય પણ દેખાઈ શકતું નથી વિષય દ્રષ્ટિથી એટલે ત્યાં એ વાતને બતાવી છે કે જગત જેવું બ્રહ્માત્મક છે એવું ન જોઈને જો એને અહંતા મમતાત્મક આપણી વિષય દ્રષ્ટિથી જો આપણે એને જોઈએ છીએ તો આપણી જે વાસના છે એને ડેવલપ કરવાને કારણે એ હવે બ્રહ્માત્મક ન રહી જઈને આપણી વિષય દ્રષ્ટિને કારણે સંસાર બનીને આપણને કર્મો દ્વારા બંધન કરાવે છે હવે ત્યાં અહંતા અને મમતાને પણ શ્યામુકાકાએ એ રીતે સમજાવી છે કે અહંતા ત્રણ પ્રકારની છે એમાં આ હું છું જે અવિદ્યાશક્તિ દ્વારા પ્રેરિત આપણી અહંતા છે એને શામુકાકા શબલ અહંતા એવું નામ આપ્યું છે હું બ્રહ્મ છું આ જાતની જે આધ્યાત્મિક દ્રષ્ટિ કે વિદ્યાશક્તિને લઈને જે આપણી અહંતા ડેવલપ થાય છે એ આપણી શુદ્ધ અહંતા છે અને હું બ્રહ્માત્મક જીવ છું આ જાતની જે દ્રષ્ટિ છે એ પુષ્ટિ શક્તિ દ્વારા ડેવલપ થતી મિશ્ર અહંતા છે જે વિભાગ અને અવિભાગ કે તાદાત્મ્ય મહાપ્રભુજીનું એ બંનેને અહીંયા બતાડી શકે છે એ રીતે અહીંયા અહંતાને શ્યામુકાકાએ એક્સપ્લેન કરી છે એટલે જો માત્ર આ હું છું એવી અહંતા રાખીએ તો એ સંસારને ઉત્પન્ન કરે છે પછી આ હું બ્રહ્મ છું એવી જો અહંતા ઉત્પન્ન થાય તો એ જાત એ સ્વરૂપાત્મક અહંતા એમાં ઉત્પન્ન થાય છે અને આ બ્રહ્મ પણ છે અને બ્રહ્મે મને એક રૂપના રૂપમાં પ્રકટ કર્યું છે એવું વિભાગ અને અવિભાગ બંને જોઈને જે અહંતા ડેવલપ થાય છે એ સંસારાત્મકતા અને જગદાત્મકતા એવી બંને પ્રકારની મિક્સ નેચરની અહંતા ડેવલપ કરે છે જે ભક્તિની અંદર ઉપયોગી છે એ રીતે અહંતાનું ડિવિઝન શ્યામુકાક અહીંયા બતાવ્યું છે એ જ રીતે મમતાનું એવી રીતે બતાવ્યું છે કે આ ઘર મારું છે આ આપણી સંસારાત્મક મમતા છે આ બધું ભગવાન માટે છે એ આપણી ભગવદાત્મક મમતા છે જેને શુદ્ધ મમતા પણ કહી શકાય અને આ મારું અને ભગવાનનું બંનેનું છે જે આપણી સમર્પણનો દ્રષ્ટિકોણ છે એ ભક્તિની દ્રષ્ટિ છે જે ભગવદાત્મક દ્રષ્ટિથી આ જાતની મમતા આપણામાં ડેવલપ થાય છે તો પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ અજ્ઞાન એ બંને વચ્ચેની સંધિ રેખાના રૂપમાં ભગવત દ્રષ્ટિ ડેવલપ થાય છે જ્યાં વિદ્યા અને અવિદ્યા શક્તિ એ બંનેનું મિક્સચર થઈને પુષ્ટિ શક્તિ જે ભક્તિમાં ઉપયોગી આપણી દ્રષ્ટિ છે એને ડેવલપ કરે છે તો અહીંયા ભગવાને પહેલા શ્લોકમાં <coughs> જે વાતને બતાવી છે એ પૂરી રીતે બ્રહ્માત્મક દ્રષ્ટિથી એ જગતનું નિરૂપણ કર્યું છે ને બીજા શ્લોકમાં જે વાતને બતાવી છે એ પૂરી આપણી જે સાંસારિક દ્રષ્ટિ છે કર્મ ના કારણે પોતાની અહંતા મમતાને એ નામરૂપ કર્મોમાં જોડવાને કારણે એને સંસારથી બીજા શ્લોકમાં બતાવી છે અને અવ્યવિચારીણી ભક્તિ દ્વારા હું પુરુષોત્તમ જ્ઞાત થઈ શકું છું એ આગળ જઈને જે ભગવાન પુરુષોત્તમ યોગમાં નિરૂપણ કરશે તો ત્યાં ભગવાન આ જાતની સંધિ રેખાનું નિરૂપણ કરવા માંગે છે જે ફર્સ્ટ અને સેકન્ડ શ્લોકમાં બિટવીન ધ લાઇન્સ શ્યામુ કાકાએ એને એ રીતે એક્સપ્લેન કર્યું છે ત્યાં એ અવિદ્યા અને વિદ્યાને સમજાવવા માટે શ્યામકાકાએ પૂતનાનું એક્ઝામ્પલ જે સુબોધનીજીમાં મહાપ્રભુજે બતાવ્યું છે ને લીધું છે કે અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા તો નષ્ટ થવા છતાં એની સુગંધ રહી જાય છે જે ભક્તિમાં સહાયક છે તો અવિદ્યા રૂપી પૂતનાનો નાશ કર્યો છે પણ એની ગંધ અવશિષ્ટ છે જે સામાન્ય અવિદ્યા જે છે એ આપણા માટે ઉપકારક છે ભક્તિ માર્ગી સાધનામાં તો એ બિટવીન ધ લાઇન્સ ભગવાન અવ્યભિચારિણી ભક્તિ દ્વારા પુરુષોત્તમની પ્રાપ્તિમાં ઉપયોગી બતાવે છે ને જો માત્ર બ્રહ્મદ્રષ્ટિ રાખવામાં આવે જે પહેલા શ્લોકની તો એનાથી જ્ઞાન માર્ગીય જે ફળ છે એની પ્રાપ્તિ છે બીજા શ્લોકમાં જે સંચારાત્મક છે એના દ્વારા કર્મ દ્વારા પાપ પુણ્યની પ્રાપ્તિ છે અને અવ્યભિચારિણી ભક્તિ દ્વારા જો એની સંધિ રેખાને ચેક કરવામાં આવે જે અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્રાવશેષિતા દ્વારા બચેલી ગંધ જે અવિદ્યા છે એ આપણા માટે સહાયક છે તો એ બિટવીન ધ લાઇન્સ જે વાત છે એના દ્વારા પુરુષોત્તમની પ્રાપ્તિ છે એ રીતે શ્યામુકાકાએ આ શ્લોકમાં એક્સપ્લેન કર્યું છે આ થઈ ગયું બીજો શ્લોક હા સરસ છે કઈ વિચારણી ખાલી એટલું જ પૂછવાનું છે મારે કે ગુણથી વૃદ્ધિ પામેલી અને વિષય રૂપી વિષયરૂપી વાળી તેની શાખાઓ નીચે તથા ઉપર પ્રસરેલી છે અને મનુષ્ય લોકમાં કર્મમાં પરિણમતા તેના મૂળો નીચે ફેલાઈ રહેલા છે એટલે શાખાઓ એની નીચે અને ઉપર પ્રસરેલી છે પણ એના કર્મમાં જે પરિણમે છે એ મનુષ્ય લોકમાં પરિણમે છે એટલે દેવતા લોકમાં કોઈ કર્મનું ફળ મળતું નથી મતલબ કોઈ કર્મ નથી બંધાતું બંધન એ મારે પૂછવાનું હતું શ્યામુ કાકા એને ત્યાં એવી રીતે સમજાવ્યું છે કે કર્મોનું બંધન આપણને જેમ પાપ પુણ્ય રૂપ ફલ થાય છે એવું નથી થતું કેમ કે દેવની યોની એવી છે કે જ્યાં એ જાતના કર્મો કે કર્મ ફલ ને સ્કોપ નથી બહુ પણ જેમ કર્મ દેવતા છે જે લોકો કર્મ કરીને દેવની પોસ્ટ ઉપર પહોંચે ને કર્મનું જ્યારે એનું જેટલા એના કર્મો પુણ્ય કર્મ છે ક્ષીણ થાય ત્યારે ફરીથી મનુષ્ય લોકમાં આવી જાય તો કેટલાક દેવતાઓની કોટીમાં એ જાતના કર્મોને પણ સ્પેસ છે પણ અહીંયા જે ઉપર અને નીચે પ્રસરેલી છે એને શ્યામુકાકાએ પ્રાકૃત સકલા દેવાથી શ્યામુકાકાએ એને સમજાવ્યું છે કે કોઈ પણ દેવતા છે એ ભલે મનુષ્ય જેટલા કર્મમાં પાપ પુણ્યથી બંધાયેલા ન હોય પણ એની પ્રાકૃતતા તો આપણને કમ્પલસરીલી એક્સેપ્ટ કરવી જ પડે એ રૂપમાં ઉપર નીચે પ્રસરેલીમાં મનુષ્યને જેટલું કર્મબંધન છે એટલું દેવતાઓમાં નથી હોતું પણ એમને પણ એ જાતની ક્ષીણતા કે જેમ ઇન્દ્ર પણ બદલાઈ જાય છે ઇન્દ્રની પણ એક પોસ્ટ છે દેવતાઓમાં પણ પ્રાકૃતા સકલા દેવાથી જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણાશ્રયમાં તો એ વાતને લઈને અને અહીંયા ભગવાન એવું નિરૂપણ કર્યું છે કે ઉપર અને નીચે બંને દિશામાં પ્રસરેલી છે તો ઉપરની દિશામાં પ્રાકૃતતા તો છે જ ભગવાન જેટલી અપ્રાકૃતતાને તો ત્યાં પણ કોઈ સ્કોપ નથી પણ આપણા જેટલી પ્રાકૃતતા કર્મબંધનના રૂપમાં નથી એવી રીતે ત્યાં બતાવ્યું છે રાજા બોલો હા ભાનુ હા પ્રણામજી અહીં અહીં જે કહી ને કે ઉપર જાય છે શાખા અને મનુષ્ય લોકમાં તો નીચે પાતાલમાં એનું નથી વર્ણન થયેલું કે નીચે પણ એની શાખાઓ જાય છે ને એવું નહીં લઈ શકાય પાતાલમાં પણ એ વૃક્ષ ને એટલે સુધી લેવાનું ઉપર મનુષ્ય નીચે નહીં એટલે ફરીથી એ જ વાત કે પૃથ્વીલોક સિવાયના જેટલા પણ લોક હોય એ પાતાલાદી લોક હોય એ બધા કર્મ કરવા માટેના લોક ન હોય ને ફલોને ભોગવવા માટેના લોક છે એટલે સ્વર્ગાદી લોક હોય કે નર્ક વગેરે લોક હોય કે ભાગવતજીમાં જેટલા પણ નિરૂપણ આવે છે તો પૃથ્વી લોક સિવાયના બધા લોકો કર્મ કરવા માટેના લોક નથી કર્મ દ્વારા જે આપણે પુણ્યપાપ રૂપ ફલ પ્રાપ્ત કરીએ છીએ ફલોને ભોગવવા માટેના લોક છે તો ત્યાં પ્રાકૃત સકલા દેવા વાળી વાત તો રહેવાની જ છે પણ અહંતા મમતા દ્વારા સંસારને પેદા કરવું પછી એના દ્વારા સદસદ કર્મમાં પ્રવૃત્તિ થવી એ જાતનું બંધન પૃથ્વીલોક સિવાય અન્ય લોકોમાં નથી હોતું એટલે એનું નિરૂપણ એવી રીતે નથી કરેલું મનુષ્ય લોક સિવાય બરાબર બરાબર હા હા જીજુ દંડોત પ્રણામ હા નરેન્દ્ર રજા ઉર્ધ્વમૂલા મધશાખમમાં જે આપણે વાત કરી અશ્વત્થની એ અશ્વત્થને મનુષ્ય સાથે સરખાવી શકાય એટલે મનુષ્યના માથાના ભાગમાં ઉર્ધ્વ મૂલ છે અને એની જે શાખાઓ છે એ નીચેના ભાગમાં પૂર્ણ શરીરમાં છે એ રીતે કોઈ ટીકાઓમાં એવું કોઈ અર્થ છે એનો એને હવે એટલે જેમ શ્યામુ કાકા એ વાતને કહી ને કે દરેક નામરૂપ કર્મ પોતાનામાં એક મિની યુનિવર્સ છે હવે એ સેન્સમાં જો આપણને લેવું હોય એકો આવે છે અન્ય છે પણ હા તો જે મિનિ યુનિવર્સની જેવી વાત શ્યામુકાકાએ કરી કે દરેક નામરૂપ કર્મ પોતાનામાં પણ અનંત સૃષ્ટિને ઉત્પન્ન કરે છે કે એ ઉત્પત્તિ સ્થિતિ લય મિનિએચરના લેવલ ઉપર આપણા બધામાં થયા કરે છે એ સેન્સમાં લેવું હોય તો લઈ શકાય પણ અહીંયા તો ભગવાને જે નિરૂપણ કર્યું છે એ તો શુદ્ધ આ જગતરૂપી વૃક્ષ માટે જ કરેલું છે રાજા હા ભાનુભાઈ હા પ્રણામ બીજું એવું છે કે જો આ જગત પ્રભુએ બનાવ્યું છે તો જેમ આંબામાંથી આંબો થાય તો આના આવા ટેટા જેવા ના ફલ કયા છે આના ફલ એવા કયા છે તો અહીં એ સમજાતું નથી નહીં તો જો પ્રભુ પ્રભુમાંથી થયેલું છે સૃષ્ટિ જગત એમાંથી ઉત્પન્ન થયું છે તો એના જેવું હોય તો એના ફલ પણ એના જેવા હોય તો અહીં તો નું ફલ તો ટેટું છે તો અહીં બીજ બદલાઈ જાય છે તો શું સમજવું એટલે અહીંયા તો શ્યામુકા તો અને વડનું વૃક્ષ એ રીતે જ સમજાવ્યું છે એટલે વિવેચનમાં જો એ રીતે નિરૂપણ છે તો એવી રીતે જ છે પણ બેઝિકલી વાત એટલી છે કે ભગવાને જે પોતાનામાંથી પ્રપંચ જગતની રચના કરી એ તો ભગવાન પોતાના જેવું બ્રહ્માત્મક છે હવે એમાં આપણે પોતાના સંસાર ઉત્પન્ન કરી દઈએ એના તો સદસદ કર્મ પુણ્ય પાપ વગેરે ઉત્પન્ન જેવા વિપરીત ફલ થાય છે પણ બ્રહ્માત્મક દ્રષ્ટિ જેની હોય એને તો ફરી જે બ્રહ્મને જાણી લે છે બ્રહ્મ જેવો થઈ જાય છે એ જાતનું રિઝલ્ટ શાસ્ત્ર પણ બતાવે છે ને એટલે પ્રકૃતિ મળી એટલે આ થયું એવું સમજાશે હા એ જ આપણી પોતાની અવિદ્યાને એમાં જોડીને જે અહીંયા શ્યામુકાકાએ અહંતા અને મમતાના જે ત્રણ ત્રણ ડિવિઝન બતાવ્યા ને તો એમાં જ્યારે આપણે એવી સબલિત અહંતા સબલિત મમતા ડેવલપ કરી લઈએ અવિદ્યા શક્તિને કારણે તો આપણે પોતાનું એક સંસાર ઊભું કરી દઈએ છીએ હવે એનામાં અવિદ્યા જેવું એનું કારણ છે એ સંસારનું એવું જ એનું ફલ પણ છે અવિદ્યા યુક્ત અને જેની એ પ્રપંચની દ્રષ્ટિ છે બ્રહ્માત્મક તો એ જે બ્રહ્મવિદ બ્રહ્માપનોતિ પરમ એવી એની રિઝલ્ટ પણ એવું થશે એની દ્રષ્ટિ પણ એવી થશે કાલે સરદાર એવી આજ્ઞા કરી કે સચ્ચિદાનંદ પોતાનામાં તો બધું શુદ્ધ છે પ્રકૃતિ મળી એટલે આ ફળ પણ આવું થયું હા એ જ એટલે ને શુદ્ધ જગત ને હા શુદ્ધ જગતને જ્યાં સુધી લઈએ ત્યાં સુધી એમાં કોઈ વિપરીત ફલનો સ્કોપ નથી પણ એમનું જે સંસાર છે એ આપણું બનાવેલું છે એટલે ત્યાં તો પછી એ બધું થવાનું જ છે રેથયુः